મોટા મોટા ખાતો પાંચ પાંચ લાખ રૂપિયા બાકી પણ આ બીજો કેમ છો નવનીર કેમ છો એવું બોલે તે બધા પચીસ કેટલા બધા દિન કેટલા છે કેમ છે નવનીતભાઈ આમ કે ખાસ ગયો ને બધા આખી દુનિયા જોડે લેવા દેવા નથી ને આખી દુનિયા જોડે લેવા બધા જોડે લેવા દેવા નથી ને અમુક માં આવશે કેમ છો નવરી એટલું બોલે છે આપડે બીજે બધે આપડે ચોપડામાં આપડે નામ જ નહીં લોકો છતાં પાંચ પચીસ જણા નામ છે એ નામાં કેન્સલ થઈ જાય આ ડિપેન્ડન્ટ પણ ફાવે છે ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ ને કે થવું જોઈએ થવું જોઈએ ઇન્ડિપેન્ડન્ટ થવાનો માર્ગ ત્યાં એટલે ચોપડા ચોકા થઈ ગયા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા ચોપડા ને લઈને આ બધા ગાલમેલ થયા કરે હવે આ બધું આ રૂડાન બંધ શું કહી રૂડાન બંધ શબ્દ ભાવે નહીં લાભો છે એટલે એફઆઈઆર ફાઇલ કેવી જેમ તમારો કોઈ બોસ હોય તે કે નવનીત ભાઈ આ બધી ફાઇલો નિકાલ કરી નાખો હવે કઈ બધી અવાર રાખી બનશો કોઈને ચા પીશો નહીં અને કોઈની પર ગુસ્સો ના કરશો એવી ફાઇલો નિકાલ કરી નાખો એ રીતે આ બધા ઋણાનુબંધ વાળા છે ને ફાઇલો એફઆઈએલ ફાઇલ ફાઇલ નો સંભાળ નિકાલ કરી નાખવાનો શું કરવાનું ફાઇલો નિકાલ કરી એ રીતે આ ફાઇલો નિકાલ કરવાનો ફાઇલ નંબર પહેલી પહેલા નંબરની ફાઇલ કોણ છે તમે સુધાર્થમાં થઈ ગયા આ નવની બીજી ફર્સ્ટ ફાઇલ શું કહ્યું ફાઇલ નંબર વન અને બેન ફાઇલ નંબર ટુ તમે છોકરા file number three four five six બધી ફાઇલો પછી કરે નંબર લાગી ગયા એ ફાઇલ નંબર વન અને તમે આની ફાઇલ નંબર ટુ લાઈ જતા અને અમારી ફાઇલ નંબર ચાર્યા જ કરે હવે આ ફાઇલો જે છે તમારે આજ્ઞા છુપાવવાની આ ફાઇલો તમને બતાવી તેનો સંભાવથી નિકાલ કરવો એમને તમારી આજ્ઞા શું કરવાનું નિકાલ કરવો સમભાવે નિકાલ કરી નાખવો જેમ પેલી ભાઈ કહ્યું હોય કે કોઈની ચા પીશો નિકાલ કરી નાખશો કોઈની પર ગુસ્સે કરશો ને નિકાલ કરી નાખશો એવી રીતે સંભાવે નિકાલ કરી નાખવાનો શું કરવાનું છે સંભાવે નિકાલ સંભાવે નિકાલ કેવી રીતે થાય પેલા તો કેવું કરતા હતા કોઈ હસતો આવે એટલે આપણે હસીએ કોઈ ચીડાતો આવે એટલે આપણે ચીડાઈએ આવે તો હસતો આવે તોય સંભાવ નિકાલ કરવો ચીડાતો આવે તો માત્ર દાદાની આજ્ઞા પર સંભાવ નિકાલ કરવો ને નહી તો પેલું વધતું જશે સમજે પડી મેં શું કહ્યું સંભાવે નિકાલ કરો સંભાવે નિકાલ કરવાનો દાદા ની જય સંભાવે નિકાલ કરો પછી કરીએ તમે ચોથી આજ્ઞા સંભાવે નિકાલ કરવો પાયરો નો સમભાવે ઇનકાર કરવો ખ્યાલ રહ્યો ને કે ભૂલી જઈશ નિકાલ કેવી રીતે કરવો એ દાખલા સમજાવું દાખલા સમજાવું હવે ઓફિસમાં જવું છે તો તમે બેનને કઈ ફાઇલ નંબર ટુ ને કહ્યું કે તમે જમવાનું મૂકી દો એ શું કે છે પાંચમી માં આવો આપણે પાંચ મિનિટ જઈએ રસોડા પહેરતા અને પહેરતા આપણે જોયું કે પોતે કઢી ઉતારતા હતા હાંસીથી અને હાંસી ખસી ગઈ કઢી ઓવરટન થઈ ગઈ એ આપણા જ્ઞાન થી કોને કરી ઓવરટન કરી વ્યવસ્થિત વ્યવસ્થિત હે વ્યવસ્થિત કરી આ કરી હોટલ એટલે આપડે એમને શું પૂછવું જોઈએ દાજા નથી ને કે શું પૂછવું જોઈએ દાદા નથી એટલે એ સમજી જશે કે ઓહો નવનીતભાઈ કેવા માણસ ને કેવા થઈ ગયા આ બધી આ બધી નબળીઓ ટાળી જશે બધી વીકનેસ બધી સમજ ને એટલે આપડે કઈ દાદા નથી ને કારણ કે વ્યવસ્થિત કરે આપણે એની નામ લઈએ અણસમજણથી ભ્રાંતિથી એટલે પછી આપણે કેવું જમવાનું શું થાય કઈ બદલી ગઈ એટલે આપડે સમજી રહ્યું કે આ ફાઇલ જોડે નિકાલ સંભાવ નિકાલ તો કરવો પડશે ને ફાઇલ નંબર ટુ એટલે આપણે કેવું કે આ ભાખરી છે અને અથાણું ગળું કાઢે હું ખાઈને જઉં છું કઈ હિસાબ એ હિસાબ પ્રમાણે થવાનું જવાબદારી ખોટી આપણે એને પર દંડીએ છીએ સમજ પડે ને એટલે સંભાળ આ એક દાખલો આપ્યો હવે બીજો દાખલો આપું ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો આપણે આ રૂમ માં બેઠા છીએ અને ધ્યાન કરીએ છીએ અને રૂમ ની બહાર બારણું હોય ને તો આવો અવાજ આવવા માંડ્યો એટલે આપણે અંદર બેઠા બેઠા આપણે જ્ઞાનથી શું સમજી જઈએ કોક આવ્યું છે તો પેલા જ્ઞાન વગેરે બોલતો હતો હવે જ્ઞાન થી શું બોલવાનું વ્યવસ્થિત છે આપણે ડિસ્ટર્બ કરે ને વ્યવસ્થિત છે ડિસ્ટર્બ કર્યું ના કોઈ ફાઇલ આવી અંદર બેઠા બેઠા સમજી જવાનું કોઈ ફાઇલ આવી તને ને અંદર કયા નંબરની આમ તારા મનમાં એમ થાય કયા નંબરની છે તો નું ખોલીએ તારે ખબર પડે ને એટલે બાયણું ખોલીએ તારે ખબર પડે file number fifty Allah Suleman તો શું આવ્યા છો આપણે જોઈએ આઝાદ કરી આપડે આપણે ઘર મકાન પર એ પચાસ ઉંમરની બહાર આપણે ઘેર આવી હોય તીકડે કેમ તું આવ્યો સુલેમાન મેં તારી કોતરા ખોડ આપી છે તમારા મહેતાજી પૈસા નથી આવતા એટલે મને સમજી લાવ્યું કે ફાઇલ જોડે સંભાવ નિકાલ કે રાખવાનો એટલે મહેતાજી બોલ્યા કેમ નથી આવતા કે એક કોથળી એસી એસી રૂપિયા વધારે લખીને આવે એટલે આપણે જાણે બધો ઝઘડો છે એટલે બેસાડી રોજ ચલ્યો કહેતા સુલેમાન કેવું અને સંભાવ ભાઈ નો નિકાલ કરી નાખવાનો સમજ પડી એને સમજાવવામાં કાયમ ના કરાક આમ છે આમ તેમ કરી બસો ચાલીસ બદલે પચાસ પોણો છે એના અમારે હોય એના અમારે એકસો વીસ આપીને પણ ઊંચું મૂકેલું સમજ પડે ને અને જાય ત્યાં પૂછું સુલેમાન કોઈ દુઃખ નહીં થાય નહીં થાય એવું થઈ ગયું એટલે ભાઈ નો સંભાવ નિકાલ કરી નાખવાનો કોઈ જોડે ફરી વેર બંધાય નહીં એટલું જોવાનું અત્યારે તો તારા અંદર એના જોડે વેર બંધાય નહીં બંધાતું ફક્ત પ્રાયોગિક ભગવાન છે વ્યવસ્થિત એને મેળકાયા કરશે શું કહ્યું થઈ ગયું બીજું હવે સિલેબસ છે ને તે અહીંથી ગયો તો આપણે જોડે પાછા ત્રણ કોથળા આપેલા પાડોશી તો તે બુમા બૂમ ચાલો મારી એટલે આપણો નોકર કે છે અરે તો તો એમ લડી પડ્યા એ લોકો અરે ભાઈ શું થયું ત્યાં કે છે ચલ્યો કે હું ઓછા નહીં લોન પેલો કે છે તો હું તને આપવાનો નથી એવું તેને લડ્યા કે પેલો કે તને પૈસા નહીં આપું હા બહુ વધારે પૈસા નહીં આપું ત્યાં ચલ્યો કે એક પાઈ પણ છોડું નહીં હું પેલા તું મને ઓળખતો નથી ચલીએ કહ્યું તમે તો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો પણ પૈસા મારે કેમ છોડી મારે ભાવ મોગા થઈ ગયા એટલે પેલા એક મોટા માણસ છે બહુ રોફ મારા મારે બહુ કડક થાય એ ચલીઓ કઈ ગોઠવ્યો નહીં બરોબર ને એટલે મોટા માણસ શું કહ્યું ડબડાયો બોલા પૈસા બધા હું નીચે નાખું પણ તું અડી જોજે હું મારે તને જોવું છે તું કેવો અડું છું એવું ચેલેન્જ મારી નહીં શરીર ગાંઠ્યો નહીં તરત ગણી દીધા સાહેબ સમજી ગયા કે આમ જબરો થશે શેલિયર સબલા ઊંચો ઊંચો કરવો પડશે એટલે કે સળિયા ઉભો રહે છે હું તને જોઈ લઈશ તો સળિયો કે સાહેબ મેં બી દેખ લઉં કે હું પૂરા પૈસા પણ બસ વ્યાર વધારી પૈસા પૈસા આપ્યા પછી મેં દેખ લુંગો વ્યાર વધારી બધું એવું ના કરવું જોઈએ શું આવ્યું કેટલા આવ્યું આ પાંચમી આજ્ઞા આ ચાર માં કોઈ અઘરી હોય તો કાઢી નાખો નામનું ટેન્કમાં ખાધું છે કે સિદ્ધાર્થ ના નામનું સિદ્ધાર્થમાં નવનું સિદ્ધાર્થમાં ખરેખર નવનીત તો રિલેટિવ છે પણ અત્યાર સુધી રિલેટિવ રિયલ માનતા હતા એટલે આપણે ખાતું એના નામ નું નવનીત ના નામ રાખ્યું હવે ખબર પડી કે આ તો રિલેટિવ છે પણ શું થાય હવે આ જે ખાતું છે ને બેંક એકાઉન્ટ એ તો નવનિર્ણય ખાતે રહ્યો આપણે શુદ્ધાત્મા ચોપડો ના રહ્યો નવો ચોપડો નાખવાનો શુદ્ધાત્માનો ચોપડો છે ને નાખવાનો પાંચમી આજ્ઞા એટલે શુદ્ધાત્માનો ચોપડો હવે શુદ્ધાત્મા પેલો ચોપડો તો બધો વ્યવસ્થિત તાબે ગયો આપણે આત્મા રહ્યું નહીં શુદ્ધાત્માનો ચોપડો રાખવાનું હવે શુદ્ધાત્મા ચોપડે શું ધંધે કરશો જેટલી તમે આજ્ઞા પાડો એટલી જમે થઈ જાય છે જેટલી આજ્ઞા પાડો મેરેજ જમે થઈ જાય છે નિરંતર સમાધિ રાખે એવું આજ્ઞા છે પાંચ જો આજ્ઞા પાડશો તો નિરંતર સમાધિ હશે અને સંસ્થાના કાર્ય પૂર્ણ થશે શારીરિક બધું બધું મટી જશે આરામ થઈ જશે એટલે આ આજ્ઞા પાડજો હવે ક્યાં ક્યાં સુધી આવ્યું દર્શન કરવા આવો અહીં અમે તમને શક્તિ આપીએ બધી જાતની આશીર્વાદ આપીએ એ તમારું જમે થાય સમજો ને બીજું પુસ્તકો અમારા અમે જે વાણી બોલેલા એ બધા પુસ્તક રૂપે છપાયેલા છે ફ્રી ઓફ કોસ્ટ છે શું કહ્યું પુસ્તકોના પૈસા છે નહીં કારણ કે અમારી વાણી વેચાય નહીં અમારી વાણી આપતવાળી કહેવાય એ વેચાય નહીં એટલે ફ્રી ઓફ કોસ્ટ આપ્યા જ કરે છે દસ બે લાખ રૂપિયા પુસ્તકો આપ્યા કરે છે પુસ્તકો મેળવી લેજો એ રસિકભાઈ કહેજો રસિકભાઈ છે એમને કહે છે એમ કરીને તમને આમાં લઈ દેશે હા અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક નીકળે છે એ એકલું જ પૈસા તમારે પચીસ ડોલર ભરો એટલે તમને માસિક મહિને મળ્યા કરે ને માસિક માં અમારી વાણી ફ્રેશ વાણી નિરંતર આયા કરે બરોબર ને અને તે બહુ તમારે વાંચવાની બહુ સારું રહે છે આ ચાર રીતે જમા થયા કરે પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે તમે તો ખરેખર શુદ્ધાત્મા છો કે નવનીત છો ખરેખર ખરેખર શું છે ખરા શુદ્ધાત્મા હું નવનીત આજ ઇગોઇઝમ કોણ તો કહ્યું ને ઇગોઇઝમ કહ્યું એટલે પણ આપણે શુદ્ધાત્મા થયા નવનીત ને વ્યવસ્થિત કરાવી લે છે સમજો ને સમજાયું છે થોડું વૈજ્ઞાનિક છે આમાં એક શબ્દ પણ વિરોધાભાસ ના હોય વિરોધાભાસ અને ત્યારે પણ તારો મળતો રહે તારા મળતા જ આવે શું કહ્યું ને માટે ઇન્ટરેસ્ટ એના લાભ પૂરો કરી લેજો એ કાતો છોડી દેજો દર્શન દર્શન કરી નિકાલ કરશે રસીબેન તો આવવાના છે અબજો રૂપિયા મને એવું તારીખ એની પુણ્ય છે માટે ફરી રસ્તો કરજે આ ભેગો થશે શું કરે ફરી કંઈક રસ્તો કરી અમારો પ્રોગ્રામ થયો લેજે અને પ્રોગ્રામ ઉપર નક્કી કરજે ક્યારે તારે દર્શન કરાયું છે નહીં તો અમે પરી પરિવાર અહીંયા આવીએ અને ગુરુ પૂર્ણિમા ઉદય તો ત્યાં આવજે પોતા દાડા પડી રહી બધાને જમવાનું છે ગમે છે કે નિરંતર સમાધિ નો માર્ગ છે કેવું છે અમારી આજ્ઞા મારે પાંચ આજ્ઞા સમજી ગયો છું નહીં કઈ કઈ રોલ છે માલકી માલકીઓ નો દેહ છતાં મૂર્તિ નહીં શું કહ્યું મૂર્તિ નહીં પેલી પથ્થર ની મૂર્તિ માર્ગ માર્ગીઓ ગણ કે પણ મૂર્તિ નહીં માર્ગીઓ મૂર્તિ નહીં કામ થઈ ગયું દાદા દાદા પણ સચમાં જેમ વધારો એમ જ વધારે થાય બાબા ના સચમાં રહીએ તો જરા જબરદસ્ત અત્યાનંદ છે બધી અને વ્યક્ત થાય એ વાત દાદા પેલા કહે હિન્દુસ્તાન માં રહે એટલું એનું આવે આમાં મોટી બેન કે છે કે જેટલું હિન્દુસ્તાન માં રહે એટલું આવે અહીંયા રહી જાઓ હિન્દુસ્તાન માં આટલું બધું રહે બાકીનું અહિયાં છ મહિના કરવાના પછી નવ મહિના કરવાના પછી એક વર્ષ આખું આપી દેવું છે બધા ગામો વાળા બધા અમે અહીંયા હજાર હોય તો પચાસ હજાર પછી અમે આજ્ઞા કરીએ બાળકો ને સમજાય આજ્ઞા કરીએ બધા જતા રહે ને શું છે ઇન્ડિયામાં તો કાઢી દીધું છે એક લાખ ઠંડી છે તો અમે ઉપડીશું નહીં માંથી વડોદરામાંથી વડોદરામાંથી મુંબઈ આવીએ અને એક જ માણસ લાલ ગંદી કરે અમે કઈ ઉભી રાખો ગાડી કોઈનો વિરોધ રાખશે નહીં માણસ મૂકવા આવે લેવા જઈએ ચારસો લેવા જઈએ તારે મુંબઈ માં ત્રણ ત્રણસો માણસ મૂકવા આવ્યું છે આખી રાત બે હજાર રૂપિયા કેટલા ચાર હજાર میں رات کے کے دس بجے کوئی بھوکے نہ نہ لگے ان طرح ہی بات ہے وہ نہیں پہ یہ کہ دادا نے એવું છે ને કે આત્માનો એટ્રેક્શન ભાવ છે એ કઈ એક સ્વભાવ છે ને એટલે એટ્રેક્શન ભાવ છે પણ આ વ્યક્તિ એકદમ લડે છે ને એટલે મનો એમ ભાવ પછી આ કોઈ ઉપાધિ ના રહી નહીં સંસાર અડે નહીં નડે નહીં એવું જ બરાબર ના પાડી તમારે જોડે આજ્ઞા નથી તે બદલ યાદ ના પડવાની આ જ્ઞાન તમને વસ્તર સંસાર નડે નહી ને અધૂરો ના રહે એવું બધું થઈ જાય બધું સંસાર નડે નહીં અને અધૂરો પણ ના રહે એવું થઈ જાય અધૂરો ના રહે નડે નહીં બહુ નહીં જયારે છોકરા ચૌદ પંદર વર્ષ નો થઈ જાય એટલે પૂરો થઈ ગયો કે દાળ ચડી જવું જોઈએ બધું છોકરા મોટા કરીએ છીએ છોકરા માટે નહીં આપડા પોતાના માટે ફરજિયાત છે ના કરો તો બીજા પાવી છે એમ કે બાપ સમજ છોકરા છોકરા બોલે છે કે ઉપર લોકો લોકો ફરજિયાત છે ઉપકાર નહીં કરતા બરાબર માં છોકરાને છે તે ફરજિયાત છે છોકરા બહુ ઉપકાર કરતી નથી છોકરા એનો ઉપકાર માનવો જોઈએ છોકરા માનવો બગડી જાય મારે ઉપકાર માનવો નહીં જોઈએ કે હું ઉપકાર કરું છું અને પેલા ઉપકાર માને એવું ના એવું અમે તમને કહીએ તમે નિમિત્ત છીએ અને તમે નિમિત્ત માં દસ હજાર દબાઈ જાય અવળું થઈ જાય દાદા અવળું થઈ જાય અમારે તો બહુ જ ઉપકાર અમે કહીએ નિમિત્ત એટલે આવું અહિયાં પણ બહુ પડે અમારી તરસ આવવા મળ્યું હિન્દુસ્તાન માટે બહુ જ લોકો પૂછ્યું છે કે પૂછવું ચોપડી આપી તે કરજે આ ચોપડી આપી તે કરજે તારું કામ કેમ છે અમારે વધારે અમે નહીં મુખાબાની દાદા કોઈના સ્ટોરમાં ધારો કે હું ગયો જયંતભાઈ ના સ્ટોરમાં ગયા ને એમને ત્યાં લોટરી હોય ને હું એક બાય કરું એક એક જ વખત અને એક જ તેવું ના થાય દાદા એવું કરો તેનો ના કરો એવા ભાવતી નહીં કે મને મળશે એવી ભાવતી નહીં પણ કરવાનું એમ વાંધો કરો પણ આમાં મને આ મળશે એવું નહીં એવું નહીં દાદા લાલચ શું કરે? લાલચ વગર. ના લાલચ નહીં લાલચ નહીં લાલચ મારે લાલચ થઈ જાય બધું આવું. એ તો એક લો તો પછી બીજી લેવાની પછી બીજી વખત મન થાય એમ હા એવું મન થઈ ગયું. એવું નહીં મન ત્યારે નહીં. ઉપર એટલે માને એક વખત લીધા ટિકિટ પછી આપેલી હશે, બહુ પર કુડાકૂદ કરે. કોણ અમે લીધી છે? હા, અમને છે ને. હા, હા, એવું નહીં, એવું અરે નહીં. મિલને થાય, આવી જાય ને, એ એનો કંઈ- ના, એવું નહીં. એ તો ભૂલી જવાય. એ તો ના, એવું તો નથી. લાલચું મન નથી જોતું. નાચું પણ નથી. 98 is normal. નોર્માલિટીમાં જ રહેવાનું થઈ ના જવું જોઈએ વધી ના જવું આ થવું જ નથી તો મને જ મને જ એવું મને તો બધા મારે જ ખાતી પણ આઈ ડોન્ટ થિંક હવે આપણે કોઈને કશું એવું ના એવી દાડા એવી ઈચ્છા નથી લાખ પણ પૈસા ભરશે એવું નથી મારો મારો કરીને મરી જાય મારું મારું કોણ મકાન શંકર પણ છે દાદાજી ભાઈ આ સાતમો માળ બંધી જાય <laughs> લગભગ સિત્તેર ની મને કરાવે છે મકાન શું કે છે તરીને કે કહો તું ચાલે છે શું કહો હું ચાલે <laughs> એટલે ધણી આપું છું તું સી રીતે ચાલે છે અત્યારે એવું થઈ જવું ચાલે <laughs> oh છે અને એમાં પાછો પગલા પડાવો કોને અરે કોણ બોલે કોણ બોલે કોણ ભગવાન મને એવું વિચાર કરેલો તે વખતે પાંચ વર્ષ પછી જ મારા ફાધરે કહ્યું હતું કે આપણે દસેક વાપરા રૂપિયા છે તે રવિવાર દાડો હોય ને તો રસ્તામાંથી સ્કૂલમાં જવું કાઢે રસ્તામાં થોડો દર દર આપડે માટી મારે કેરી ખાઈ નથી તારો મારે કેરી ખાઈ હું જાણું દુનિયા જેના હાથમાં ખેતર જેથી હરી છે હરી મારે આવું આપ્યું હતું ને મારે તો ભગવાન જ લેતા મારે આ કેરીઓ મને કઈ પડેલી ફાધર ના કહેવાય નહીં એટલે પછી કરીએ થોડો કોણે મોબાઈલ ખાધા મિલનો ક્યાં કેવી તરફ કાયદા એમ છે તરી હા કરતા મમતા છોડવાની નથી મમતા રાખવાની તો કે માલકી વગરની મમતા કે માલકી વગરની મમતા ઓનરશીપ નહીં ટાઇટલ નહીં ટાઇટલ ના જોઈએ બધું ઉપર ચૂક્યા ઉપર ઉપર સુપર બધું સુપર લોકો એ રોકડી રોકડીએ ઉધાર નહીં ધંધો રોકડીએ બિલકુલ નહી ગઈકાલે અહીં અહીં ભરી દીધા હાથી બોન્ડ sense. પ્રેમની વ્યાખ્યા શું ઘટવે જ ના થાય એમ પ્રેમ વધે ઘટે એ આસક્તિ શ્વાસ બધા થાય વધે ઘટે શું થાય શ્વાસ પ્રેમ પ્રેમ ની આશાઓ રાખશું નહીં પ્રેમ તો આત્મા જોડે કરવો બરાબર દાદા ભગવાન જોડે કરવો કરુણા ઉદય પ્રમાણ ઉદય પ્રબળ ફળવો ભગવાન સારું દે તો સારી કેરી મળી આવે પરમ દે તો કાઢી મળી આવે પૈસા કરતા પૈસા ખર્ચો એનું કઈ નથી મોંઘી લાવો એટલે કે સારી આવે એવું નહીં ના એટલે ઉદય ગાંઠવા આવો હોય તો સસ્તી લાવો તો ઊંચી તમારે શું ભોગવટું છે તે જોવાનું પૈસા કરતા બહુ મોટા પૈસા કરતા તમારું જીવન સમજે ને તમારું જીવન એટલું ઉત્તમ છે હા એવું સારું છે શ્રીમંત ને એવી સુખ ના પડે વ્યવહાર ની જરા શાંતિ રહે બહુ શાંતિ છે દાદા ટાઈમ દાદા દાદા દાદા કીધેલું કે ટોળામાં મોક્ષ છે એવું એ સમજાવવાનું દાદા એ કેવી રીતે ટોળામાં મોક્ષ છે મન હંમેશા ભીડમાં મન ભીડમાં એકાગ્ર રહે કહેવાય નહીં અને એકાંત પડ્યો કહેવાય મન પાસ બધી ઈચ્છા યાદ કરે બધું કરે એટલે ભીડમાં એકાંત હોય કેવું હોય ભીડમાં એકાંત અત્યારે જે આ ભૂમિની ભીડ આજુબાજુ એટલી ભીડ હોય કે તમે દબાઈ જાઓ એ વખતે આપણે જયારે છૂટા હોય અપર ક્લાસમાં તારે મન છે ક્યાં ક્યાં ફરતું રહે અને આ ભીડ આવે ને તારે મન એની સ્ટેજ સાઈડ કરે રહે એટલે કઈ જાય નહીં અહીં નહીં સ્ટેજ સાઈડ ક્યારે ભીડ ઓછી થાય કરો પણ તે વખતે આત્માનું તો વાંચવું હોય એ મન થી એવી સ્થિતિમાં હોય ને તે ઘડી આત્મામાં જ રહી જવું તે ઘડી આપણું ગુફામાં જ બેસી જવું કારણ કે આખું છે શરીર દબાણ માં છે આત્મા મન દબાણ માં છે બધા દબાયેલા છે આપડે આત્મા થઈ આ તો અજ્ઞાન દશા બની વાત છે આપડે બહુ રસ્તા બતાવેલા દાદા ગયા વર્ષે મારી પાસે એક સોના નો ચેન હતો એ સોના નો ચેન તમારા ઘરે રાખ્યો હેમાબેને જરા રાખીને મને પાછો આપેલો તમે જરા ઓલું કરી હવે એ ચેન મેં મારા ખિસ્સામાં રાખેલો અને બનવા જોગે મારાથી એટલે ખોવાઈ ગયો સોનાનો ચેન તો એનાથી કઈ મારે કઈ વિધિ કરવાની કે નુકસાન થાય ખરું ના ને બધી જગ્યાએ વિધિ કરી અચ્છા વિધિ અને હું ઘરે મેં પહેરી લઈશ આમ તો હું પહેરેલો જ રાખું પહેરેલો જ રાખું પણ તે દિવસે ખિસ્સામાં રાખેલો બીજી ના ના ના ના ના ના મારું ચારિત્ર તો ના બધા પડી ગયું એ ગુણવાનો ગુનો નથી હોતો બરાબર એ ગુનેગાર છે કે એટલું ઊંધું એ બરાબર ફરી કોઈ ગુનાગાર કોણ પૂરા થઈ બરાબર શું થયું બહુ ગયું આમ પહેરેલા જ રાખ્યું ઇન્ટરવ્યુ તો ખબર નહીં ખિસ્સામાં ના રાખી દીધું તો કાઢતા તમારે સુતેલા તે રૂમમાં જુઓ તને મને નથી ખુશી મમ્મી ને ચા ભાઈ ક્યાં ગયા તો ત્યાં જ નંબર ટુ વન બોલાવો બોલાવો આવી પરિસ્થિતિ થઈ જવું આપણે શું કહ્યું અને તમે દેશમાં તો મુશ્કેલીમાં ને રસ્તો કહી શું કહ્યું દાદા અમેરિકામાં આવું બને કે અહીંયા એવું બને છે કે એટલે એવા બધા સંજોગો બે કારણ દર્દ મટે છે આધારે નેચરનો નિયમ છે કે ટાઈમ તો બતાવવું જ પડે લઈ જાય કારનો બેહોને આપણે કોઈ નિમિત્ત નહીં તમારું કુલ ભેગો થાય આ જ્ઞાન ના હોય કોઈ કાળે હા કેવું વિજ્ઞાન છે એવું જ્ઞાન નતું પુણ્ય તમારું પણ આપણી જાતના અને રાતે આમ ઠોકું છે સાધુ સંન્યાસી બધું ચૂંટાયા રહેતા નથી જેવું આપણે ધન્ય ના સમજીએ તો શું થાય આપડે તો ધન થઈ ગયા પણ ધન નહીં ગયું છે ને ધન ધન્યતા અનુભવ ને બરાબર ٹھیک ہو گیا ٹھیک ہو گیا ہے ٹھیک ہے نہیں بس کیا کرتے دادا دادا وہ بول رہا છે ત્રણ ભાઈ ત્રણ ત્રણ ત્રણ બીજા એમને બધું બાકી તમારું પ્રાણી છે મેવા બાકી બાકી છે બધું બધું બાકી શરૂ કરવાનું શરૂ કરવાનું છે શરૂ કરવાનું છે શરૂઆત કરવાની છે હવે જાણવાની એમની હું સનાતન સુધી તમને પોતાને રાખ્યું છે પુસ્તક લાયા છે કઈ આપો અમારે ગામના છે ભગવાન તો દેખાતો છે નહીં અને ચાલો ઉપકાર ભગવાન જે દેખાતો નથી જે કોઈ કોઈ કાર્ય ભગવાન કરતો દેખાતો નથી ભગવાન ને તો ઓળખવાનો શું કરવું તમારું સ્વરૂપ છે તમે પોતે જ છો ઓળખવું જોઈએ ને બાકી ચેવા તો મા બાપ ને પ્રત્યક્ષ ઉપકારી વિચાર મોટા કર્યા નહીં મોટા કર્યા પ્રત્યક્ષ ઉપકારી શું તારું નામ શું છે સુભાષ સુભાષ સુભાષ તું ખરેખર શું બીજું પચાસ ટકા વાંચું છું તમે તમારી પુસ્તક વાંચી એટલે થઈ ગયું તમારું પુસ્તક વાંચીશું એટલે બાકીના પચાસ ટકા થઈ જઈશું પુસ્તક વાંચી દઉં હવે આપશે એટલે વાંચીશું એટલે અત્યારે તો સુભાષ છું વાંચવાથી કઈ કે સુગર ગરી છે સુગર ગરી છે બોલ્યાથી ગયું લાગે નહી તો મોડામાં મૂક્યા છીએ વધારે ખબર છે સુગર ગરી એને મોટા પુસ્તક ના જતો મોટા છે અને જાણ્યા છે ફરીએ અર્થ જાનવરો કર્યા જાણ્યા છે આપણે જાણ્યા છે ફરીએ મિનિંગલેસ વસ્તુ મેં જે જાણ્યું કે દાદા ભગવાન છે તો આ બધાને પરાણે લઈ જવા ભગવાન ના નહીં ખરેખર હું પાંચ પછી મારવાનું જીવવાનું મરવાનું જીવવાનું મરવાનું જીવવાનું ફટાક ફટાક ફટાક ફટાક ફટાક કરે નિવડાવો છે અને હેન્ડ હોય છે ને તેથી અમારી પાસે બધા ફર્યા કરે છે ખુશીઓ ઉદગીન પાસે સારું હોય એ નિવેડો હું દાદા લાયેલો શું કે છે ચિંતા નથી નથી ચિંતા ગરીબ કર્યું છે અમારો નિવેડો ચિંતા હોય ના દાદા છે ને જ્ઞાન આપે છે આ પોતાનું સાહેબ પૂરી લે છે હું કોણ છું કંકણી આપું પ્રોડક્શન ચિંતા છે એ પ્રોડક્શન ઇગોઇઝમ નું છે તમારું પ્રોડક્શન બંધ થઈ ગયું ને કમ્પ્લીટ એ બે એન્જિનિયર છે જૂના એન્જિનિયર માથું દુખે પર્વત લાગે ને ત્યાં આપડે સારી પેટમાં દુખે તો પર્વત લાગે અરે રાહ દુખે તો પર્વત લાગે આ તો ઘરમાં પોતા રહો પછી બહેરી છે તે બહુ આમ કરશે પર્વત લાગે કેમ મોડા આ ગુનેગારી પર કરી પરવસતા એટલે હું છવ્વીસ વર્ષથી સ્વતંત્ર થયો છું નો ટ્રાન્સફર શું કરું અને આ દેહ નો માલિક નથી ચડી રહ્યો માલિક કોણ વાત કરે છે દાદા નહી દાદા વાત કરે નહીં દાદા વાત કરે તો દાદા ની વાત નથી દાદાનો શબ્દ બોલવાનો તાકાત નથી જયારે ગુણધર્મ છે જે છે જે વસ્તુનો જે ગુણધર્મ છે ગુણધર્મ ની બહાર જઈ શકે નહીં બોલવાનો ગુણ જડ નો છે કોણ છે જડ જડ ચેતન નો ગુણ બોલો બે વસ્તુ અથડાય એટલે બોલે બોલું ને બોલો બે વસ્તુ અથડાય બૂમ પાડે એટલે આ આ કોણ થાય વાત કરે ઓરિજિનલ થિયેટર વાત કરે થાય ઓરિજિનલ થિયેટર એના પછી ઓરિજિનલ થઈ ને એના પછી બીજી થયા કરે ઓરિજિનલ એની પર નિયુક્તિ કર્યા છે શું બોલી રહી છે સુધારવાનું એટલે વાદ્ય બરોબર નવરાખ બરોબર અમારી ગુરુ પૂર્ણિમા ઉજવવાના છે મોટે વાળ નથી શું કરીએ બોલાવતા નથી બોલાવતા નથી પણ આવે એને શું કરીએ ના એટલે اتنے جان کون بگڑی جائے یہ تو نکل تو خراب ہے અને વ્યવસ્થિત સમજાઈ ગયું છે ને બસ બસ અત્યારે તો મોટર નો ધંધો છે ટેલિફોન નો ધંધો કરું છું મોટર વેચી દીધી દાદા હવે મને આરામ કરો અને ધીમે ધીમે મટવા દો અને તેને તો આપણે દર્શન કરે ને એનું મૂળ સ્વરૂપમાં હાથ મૂકે તો કલ્યાણ થઈ જાય સુધી પૂનમ આવશે કેમ ગુરુ પૂર્ણિમા તેજ પણ એટલો સારી નોકરી સારી છોકરી પૈસા એ બધા માટે આપણે જે મનુષ્ય જે ભ્રમણા કરી રહ્યા છે અને એની તાળાવેલી એના માટે જે પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ સાચું ખોટું કરીએ છીએ એ આપણા આત્માને અથવા આપણા છે તે જે વસ્તુ ખરેખર પ્રાપ્ત કરવી જોઈએ એના માટેની આ ખોટી ભ્રમણા જે કરી રહ્યા છે તો એના માટેનો સાચો રસ્તો શું છે કે જે આપણને આપણા આત્માને એના માટેનો આપણા વિચારો અને આપણું માર્ગદર્શન જરૂરી છે એમ કે છે કે આપણે મનુષ્ય બહુ